રાજા રાજા ધનવત પ્રણામ વ્યામોહી કે માયા તઈથી લેવાનું છે રાજા ના એકસો એકવીસ ના પાયા નંબર ઉપર છે પદાપક્તિ પછી ભાવનાનો વિષય છે સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ ભાવના ભાવનાના ત્રણ ત્રણ પ્રકારો એટલે સ્વરૂપ ભાવના લીલા ભાવના ભાવ ભાવના આમ ભાવનાના ત્રણ પ્રકારો સંપ્રદાયમાં ઉપદિષ્ટ થયા છે સ્વરૂપ ભાવના સેવ્ય ભગવત સ્વરૂપ સંબંધી ચિંતન ધ્યાન અને સ્વરૂપ ભાવના કહેવામાં આવે છે એટલે અહીં સેવ સ્વરૂપ જે છે ભગવાનનું ચિંતન અને એમનું ધ્યાન જે કરે એને સ્વરૂપ ભાવના કહેવામાં આવે છે લીલા ભાવના સેવાની ક્રિયાઓ પ્રભુની જગાવાના સ્નાન શૃંગાર ઓઢાવાના વગેરે માં કરવાના પૂજ્ય પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ની દિવ્ય વ્રજ લીલાઓના ચિંતન ને લીલા ભાવના કહેવામાં આવે છે એટલે કે સ્વરૂપને જે આપણે પ્રભુને જગાઈએ સ્નાન કરાવીએ પોડાડીએ શૃંગાર કરીએ એ બધાને એ એને શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન ને લીલા ભાવના કહેવામાં આવે છે ભાવ ભાવના વ્રજ ભક્તોના હૃદયમાં પ્રભુ પ્રત્યે જેવા અલૌકિક ભાવો હતા તેવા ભાવોનું ચિંતન ધ્યાન ને ભાવની ભાવના કહેવામાં આવે છે તે પ્રકારે ભાવો આપણા હૃદયમાં જાગે તે માટે વ્રજભક્તાના ભાવોને અભિવ્યક્ત કરનારા ભક્તોના પદ પદો કીર્તનોને ગાવા શ્રી ભાગવત આદિ શાસ્ત્રોમાં વર્ણિત વ્રજભક્તોના સ્વરૂપ ચરિત્રનું અવગાહન કરવું ભગવાન અને વ્રજ ભક્તોના નિવાસ સ્થાન રૂપ વ્રજભૂમિની વ્રજભક્તોની સાથે ભગવાનને કરેલી લીલાઓનું ભાવન કરવું તેને પણ ભાવ ભાવની ભાવના કહી શકાય છે પુષ્ટિ ભક્તો માટે વ્રજભક્તો આદર્શ ગુરુરૂપ ગણાય છે વ્રજ ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ માટે જેવા અલૌકિક વિભિન્ન ભાવો હતા તેવા ભાવો આપણા હૃદયમાં દૃઢ થાય દૃઢ હોય કે નહીં તેમ છતાં પણ તે ભાવોની ભાવના પુષ્ટિ ભક્તો દ્વારા વિરચિત પદોના ગાન વગેરે વગેરે દ્વારા અવશ્ય કરવી જોઈએ અહીં એમ કહેવામાં આવે છે કે જેવી રીતે વ્રજભક્તો પ્રભુને જેવી રીતે સેવતા હતા અને જેવી રીતે પ્રભુને લાલ લડાવતા હતા એમના એવા ભાવને આપણે આપણે આપણા હૃદયમાં જાગે તે તે માટે એવા એવા ભક્તોના પદો કીર્તનોને ગાવા ભગવત આદિમાં જે વ્રજભુક્તોના સ્વરૂપનું જે ચરિત્રનું કહ્યું છે તેનું અવગાન કરવું અને એ રીતે વ્રજભુક્તો વ્રજભૂમિમાં વ્રજભૂમિ સાથે ભગવાનની કેવી રીતે લીલાઓ કરી છે તેમના ભાવોને આપણે ભાવના સાથે ભાવનાઓ ભાવ કરવાના તેથી આપણને પણ જેવી રીતના એમને પ્રભુના એ થતું તો પ્રભુ પ્રભુના પ્રેમ થતો તો ભક્તિ થઈ હતી તેવી આપણને પણ એવી ભક્તિ કે આપણને પણ પ્રભુમાં એવું એ મળે એના માટે આપણે પણ શ્રી કૃષ્ણ જેવા અલૌકિક વિભિન્ન ભાવો હતા એવા પણ આપણા હૃદયમાં એવા ભાવો તેમના વ્રજ ભક્તોને જેવા હતા એવો એવા ભાવ આપણા હૃદયમાં પણ થાય તે માટે વ્રજ ભક્તોને આપણે આદર્શ ગુરુરૂપ ગણવા જોઈએ આ જ પ્રકારે સેવા એટલે અહીંયા સુધી આગળ જે નવતા ભક્તો નો વિષય આવ્યો એમાં શ્રવણ કીર્તન થી લઈને અને આત્મનિવેદન સુધી નવ પ્રકારની ભક્તિ ના વિષયમાં કહેવામાં આવ્યું એટલે મૂળ કોઈ રિવાઇઝ કરીએ પ્રકરણ નિરોધના વિષયથી શરૂ થયું હતું કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ નિરોધ છે રુચિ પ્રેમ આસક્તિ અને વ્યસન ને એના પછી નિરોધ આ ભક્તિની વૃદ્ધિના જે સ્ટેપ્સ છે એ આપણને પ્રાપ્ત થાય છે એમાં નવદા ભક્તિ જે છે એ સાધન છે ત્યાં સુધી પહોંચવા માટેના હવે એની જે સાધન રૂપતા છે એ સાધન રૂપતા કયા સેન્સમાં છે મતલબ કે કેવી રીતે શ્રવણ કરવું કેવી રીતે સ્મરણ ચિંતન આદિ કરવું તો એ વિષયની કન્ટિન્યુએશનમાં આ ટોપિક આવી રહ્યું છે એટલે કે જે સમયે શ્રવણ કીર્તન સ્મરણ થાય છે કે પાદ સેવન અર્ચન વંદન દાસ સખ્ય આદિ ભક્તિ થાય છે એ સમયે આ લીલાઓની સાથે સાથે સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ ભાવના આ ત્રણેય સાથે સાથે ચાલે છે એટલે કે જયારે શ્રવણ થઈ રહ્યું છે તો એની સાથે આ ત્રણેય થાય છે એ માત્ર ભગવદીયના મોડેથી એ શબ્દોને સાંભળવા એટલા પૂરતું નહીં એટલે અહીંયા આપણે ત્રણ જાતની ભાવના બતાવી એમાં સૌથી પહેલું સ્વરૂપ ભાવના જે વ્યક્તિ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ હોય એના માટે તો આ વાત નથી પણ જે વ્યક્તિ સેવા કરતો હોય તો પોતાના ઘરમાં ઠાકોરજીનું જે સ્વરૂપ બિરાજી રહ્યું છે એ સેવ્ય સ્વરૂપ સંબંધી ચિંતન મતલબ કે જેના માટે ગુસાઈજી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં એવી આજ્ઞા કરે છે કે જે કૃષ્ણને મેં અત્યારે મારા ઘરમાં પધરાવ્યા છે એ નંદરાયજી યશોદજીના પુત્ર જેમણે ગોકુલમાં લીલા કરી એ આ વ્રજાધીપ શ્રી કૃષ્ણ છે ને એ મારા ઘરમાં બિરાજે છે તો જ્યારે એ આગળ જે સ્વરૂપા શક્તિની વાત આવી એ આ છે કે કૃષ્ણ સંબંધી જેટલી પણ લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ છે એ પોતાના સેવ્યને એ સ્વરૂપમાં સમજીને મતલબ જેના માટે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રસારી સાધન દીપિકામાં ગોપીનાથજી એવી આજ્ઞા કરે છે કે જ્યારે ભક્ત પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે તો ત્યારે તેને જે સેવ્ય સ્વરૂપ મારા ઘરમાં બિરાજી રહ્યા છે મારી સામે એમની કરેલી આ બધી લીલાઓ છે જેનું હું શ્રવણ કીર્તન સ્મરણ કરું છું એવી ભાવના મનમાં હોવી જોઈએ એટલે કૃષ્ણ આ જ છે આના સિવાય બીજું કોઈ એ સ્વરૂપ નથી જેના માટે ગુસાઈ જેવી આજ્ઞા કરે છે કે આ સ્વરૂપ છે એવો પણ મનમાં વિચાર નહીં લાવવો જોઈએ આ સાક્ષાત કૃષ્ણ છે એવી ભાવના કરવી તો શ્રવણ કીર્તન સ્મરણ પોતાના સેવ્યની દ્રષ્ટિમાં રાખીને થતું સ્મરણ કીર્તન સ્મરણ છે એટલે કે જે લીલાઓનું ચિંતન આપણે ભાગવતજીમાંથી કરીએ ગીતામાંથી કરીએ કે અન્ય મહાપ્રભુજીના ગ્રંથો કે શાસ્ત્રોમાંથી કરીએ તો ત્યાં આ એ કૃષ્ણ છે જેમણે આ ગોવર્ધન લીલા કરી છે જેમણે આ રાસ લીલા કરી છે એવી ભાવનાથી એ લીલાઓનું ચિંતન છે એના પછી જે લીલા ભાવના છે એમાં સેવાની જેટલી પણ ક્રિયા છે જે અહીંયા કીધું છે ઠાકોરજીને જગાડવા સ્નાન શૃંગાર આદિ કરાવવા તો એમાં રજલીલાની ભાવના કરવી એટલે કે જેવી રીતે યશોદાજી ઠાકોરજીને જગાડે છે એ ભાવથી ઠાકોરજીને જગાડવા જેવી રીતે વ્રજભક્તો ઠાકોરજીને હિંડોલા ઝુલાવે છે એવી રીતે હિંડોલા ઝુલાવવા તો એ ભાવના કરવી ને એ ભાવના સેવામાં સાથે સાથે થવી જોઈએ જેના માટે કીર્તન પદ સાહિત્ય વગેરે આપણને સહાયક થાય છે એટલે કે જ્યારે એ સમયના કીર્તન આપણે ગાઈએ એને એનું ચિંતન કરીએ તો આપણા મનમાં ભલે યશોદા જેવી યશોદાજી જેવી ભાવના ન આવતી હોય આપણને મનમાં એવી ફિલિંગ પણ ન હોય કે કૃષ્ણ મારા પુત્ર છે અને હું યશોદાની જેમ ઠાકોરજીને જગાડું છું છતાં પણ એ કીર્તન દ્વારા એ જાતની ભાવના આપણા મનમાં ડેવલપ થાય છે તો એ ભાવની ભાવના છે હવે જે યશોદાજી એ ઠાકોરજી પ્રત્યેનો જે ભાવ છે કે વ્રજભક્તોનો પ્રભુ પ્રત્યેનો ભાવ છે એ ભાવ આપણે નથી આપણને પ્રભુ છે એવું પ્રેમ નથી જેવું ગોપીજનોને છે કે યશોદાજીને છે આપણે માત્ર એ ક્રિયાને કરતા કરતા એમની ભાવનાનું સ્મરણ કરીએ છીએ અને એવી ઈચ્છા મનમાં રાખીએ કે આ જાતની ભાવના મારી પણ સિદ્ધ થાય તો ભાવ ભાવના જે છે કેમ કે આપણને પ્રભુ પ્રત્યે કોઈ સ્વતંત્ર ભાવ આપણા નથી અને જ્યારે એ કોઈ સ્વતંત્ર ભાવોનો સમાવેશ પણ માર્ગની અંદર પ્રભુની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવામાં નથી આવતું કેમ કે ઠાકોરજી નંદરાજ યશવંતના પુત્ર હોવાની સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ છે પરબ્રહ્મ છે તો એમની દેવ મર્યાદાને પણ સાચવવી અને એની સાથે સાથે બધા જ બીજા બધા ભાવોનો સમાવેશ પુષ્ટિ માર્ગમાં થાય છે જેના માટે આપણે સિદ્ધાંત રસ્તમાં આજ્ઞા કરે છે કે સેવકાનામ યથાલોકી વ્યવહાર પ્રસિદ્ધિ તથા કાર્યમ સમર્પ્ય સેવક અને સ્વામીનો જેવો સંબંધ છે એ સંબંધ જીવનો અને પ્રભુ નો હોવું જોઈએ એટલે આપણા ઘરમાં વિરાજતા ઠાકોરજીનું અને આપણું એમની સાથે તો ઠાકોરજી સાથે યશોદાજી યશોદાજીનો માતા પુત્રનો સંબંધ છે નો બીજો સંબંધ છે પ્રભુના મિત્રોનો સખ્ય ભાવ છે પણ એ બધા જ ભાવોનો સમાવેશ આપણા સંપ્રદાયમાં થઈ શકે છે પણ એ સમાવેશ સેવક અને સ્વામીની મર્યાદાને તોડીને નથી થઈ શકતું એટલે દરેક દરેકના ભાવની ભાવના એ જરૂર કર્તવ્ય રૂપ છે કે વિશ્વાજીના ભાવની આપણે ભાવના કરીએ કે વ્રજભક્તોના ભાવની ભાવના કરીએ પણ એમને પ્રભુ સાથે જે જાતના સંબંધમાં જેવી છૂટ લીધી છે એવો રિસ્પોન્સ ઠાકોરજી એમને સામે ચાલીને આપ્યો છે એટલે લીધી છે સ્વતંત્ર થઈને એમણે એ જાતના દુસ્સાહસ નથી કર્યા એટલે આપણે એ ભાવની ભાવના કરીએ પણ એની સાથે સાથે સેવક સ્વામીની મર્યાદા જે છે એ હંમેશા મેન્ટેન થવી જોઈએ પુષ્ટિમાર્ગ માટે મતલબ આપણા માટે એ કર્તવ્ય છે મા પ્રભુજી બતાવે છે તો સર્વદા સર્વે ભાવે ભજનીય પ્રજાજકોની સાથે સાથે સેવકાનામ યથાલોકે વ્યવહાર હતી એ પણ આજ્ઞા શ્રી મહાપ્રભુજીની છે તો એ સેવક સ્વામીની મર્યાદામાં રહીને મેં બધી જ ભાવનાઓનો સ્વીકાર પુષ્ટિ માર્ગની અંદર થાય છે તો જે પણ ભાવની ભાવના છે એ પદ સાહિત્ય કીર્તન વાર્તા ચરિત્ર કે રજભક્તોના ભાગવતી આદિ સાહિત્યમાંથી આપણને જે ચરિત્ર મળે છે એમાંથી આપણે કરીએ છીએ પણ એ ભાવોની ભાવના હંમેશા સેવક સ્વામીના ભાવની મર્યાદાની અંદર હોવી જોઈએ એ મર્યાદાનો ભંગ ત્યાં ન થવો જોઈએ હા કરો હા કરો આ જ પ્રકારે સેવામાં ઉપયોગી ચીજ વસ્તુઓના પણ અલૌકિક અધિદૈવિક સ્વરૂપનું અનુસંધાન ચિંતન કરવું જોઈએ દાખલા તરીકે પ્રભુના બિરાજવાના સ્થાનમાં નંદરાયજીના ઘરનું જન્માશી યમનાજનનું પુષ્પ પુષ્પમાલામાં વ્રજભક્તોનું આમ યથોક્ત યથારૂચિ પુષ્ટિલીલા પરિકર સંબંધી ચિંતન કરવું જોઈએ એટલે કે દરેક પ્રકારની સેવામાં આપણે અલૌકિક ભાવ રાખવો જોઈએ એમ કે આપણે જે ઠાકોરજી બિરાજતા હોય સ્થાને પણ એનું નંદરાજીનું ઘર સમજવું જારીમાં યમુનાજીનું જલ અને માળાજીમાં પણ વ્રજ ભક્તોના એ પુષ્ટિ લીલા પરિકર સંબંધી એનું ચિંતન કરવું જોઈએ એ જ પ્રમાણે પ્રભુ સેવા કરનારે પણ પોતાની અંદર દાસ્ય વગેરે ભાવ રાખવા જોઈએ આ સિવાય પ્રભુ સેવામાં પ્રતિબંધ કરનારા લાલચ ક્રોધ લોભ અજ્ઞાન અભિમાન ઈર્ષા જેવા મનોવિકારો તેમજ અન્યાશ્રય દુષણ અસમર્પિત ભોગ વિષયાશક્તિ વગેરે આસુરી ભાવો માં પણ યથાયોગ્ય પૂજના તુનાવટ પકાસુ અગાસુ કંસ જેવા અસુરોની ભાવના પણ વિચારવી જોઈએ આ સમજણ ના પડે રાજા કે અસુરોની ભાવના પણ વિચારવી જોઈએ એટલે ત્યાં એવી વાત છે કે જેવી રીતે નંદરાયજી યશોરાજી જયારે ઠાકોરજીનો જન્મ થયો ત્યારે બધા એકદમ પ્રભુ પ્રત્યે એમનું આકર્ષણ રહેતું બધા ઠાકોરજીમાં ધ્યાન રાખતા પણ જેવી રીતે ઠાકોરજી મોટા થઈ ગયા ને એના પછી એક વખત યશોદાજી પોતાના ઘરકામમાં લાગી ગયા અને ઠાકોરજીને ભૂલી ગયા તો એ ઠાકોરજીને ન ગમ્યું ત્યારે શક્તાસુરને ઠાકોરજીએ બોલાવ્યો અને ને માર્યું ત્યારથી ફરીથી બધા લોકોનું ધ્યાન ઠાકોરજી તરફ કેન્દ્રિત થઈ ગયું કે પ્રભુ પ્રત્યે ધ્યાન રહેવું જોઈએ ઠાકોરજીની સેવામાં કે ની કેર રાખવામાં કોઈ જાતની અવગણના ન થવી જોઈએ એ ફરીથી બધાને ધ્યાન આવી ગયું તો એમના મનમાં જે જાતની ફિલિંગ આવી ગઈ હતી મતલબ કે ઇગ્નોરન્સ આવી ગઈ હતી જાતની અવગણના થઈ ગઈ હતી ઠાકોરજીની તો સત્તાસુરને મારીને અને ઠાકોરજીએ એમના ધ્યાનને ફરીથી પોતાની તરફ કેન્દ્રિત કર્યું તો એ વાતને અહીંયા સમજવી જોઈએ કે આપણા મનમાં જેટલા પણ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય જે ષડ વિકારો છે એ આપણા મનમાં આવે છે એનાથી પ્રભુ તરફથી આપણું મન હટી જાય છે અને આ બધાની અંદર આપણું મન લાગી જાય છે તો એ બધામાં એવા અસુરોની ભાવના કરવી જોઈએ કે જ્યારે જ્યારે પણ બ્રહ્મભક્તોનું મન ઠાકોરજીમાંથી દૂર થયું ત્યારે આવું કંઈક કરીને ઠાકોરજી ફરીથી એમના મનને પોતાની તરફ આકર્ષિત કર્યા છે ને આગળ જઈને વાત આવશે આ ગ્રંથમાં કે એક એક અસુરને મારીને અને ઠાકોરજીએ એમના કોઈક કોઈક અભ્યાસ ને કે ધર્મને નિવૃત્ત કર્યા છે તો જેવી રીતે આગળ આવશે ને માર્યો તો કોઈક અભ્યાસ દૂર થયો એનાથી પૂતના પૂતનાને મારી તો એનાથી વ્રજભક્તોને કોઈક અવિદ્યાની નિવૃત્તિ થઈ તો એવી રીતે આ બધામાં આપણે પણ એવી ભાવના વિચારવી જોઈએ કે આપણા મનમાં જેવા પણ એવા કોઈ પણ ભાવ આવે છે પ્રભુ સંબંધી ન હોય એવા તો એ બધા જ આપણા ભાવો વિકાર રૂપ છે જે આપણને ઠાકોરજીથી દૂર લઈ જનારા બને છે તો એ બધાથી આપણે બચવું જોઈએ અને પોતાના મનને ઠાકોરજીમાં કેન્દ્રિત કરવું જોઈએ તો એટલે અસુરોની ભાવના કરવી એવો ઉપદેશ અહીંયા અપાય છે આગળ વેલના વાત થોડી વધારે ક્લિયર થશે જ્યારે અવિદ્યાની નિવૃત્તિનો પ્રસંગ આવશે ને થોડા કદાચ નેક્સ્ટ ક્લાસ સુધી આવી જશે વિશે ત્યારે એકસો પચીસના પારા નંબર ઉપર છે અવિદ્યા નાશ તો ગ્રહ ગ્રહશક્તિનો નાશ રાજસભાવની નિવૃત્તિ મહાત્મ બુદ્ધ ગુપ્ત રીતે આસુર ભાવોનો નાશ આ વિષયમાં આ વાત વધારે ક્લિયર થઈ જશે હમ આમ જેવી પણ ભાવના કરવાથી હૃદયમાં પ્રભુ ભક્તિ સ્થિર કે પ્રવૃત્ત થઈ શકતી હોય અથવા તો જેવી પણ ભાવના કરવાથી સેવાની લીલાત્મકતા અનુભવાતી હોય તેવી પુષ્ટિલીલા સંબંધી ભાવના સેવા સેવ્ય સેવક તેમજ સેવા અંગ વસ્તુ વ્યક્તિમાં તથા એવા પ્રતિબંધકોમાં કરવી જોઈએ પ્રભુ કૃપા જ્યારે પણ થશે ત્યારે બ્રજભક્તના જેવો ભક્તિભાવ પણ હૃદયમાં સ્થાપિત થઈ જશે હા એટલે કે અહીંયા જેમ એ આવ્યું કે એ બધા ભાવો આસુરી ભાવો છે જે આપણને આપણા પ્રભુથી દૂર લઈ જનારા બને છે તો એ ભાવોની નિવૃત્તિ ઠાકોરજી પોતાની ઈચ્છાથી જ્યારે પણ કરે છે એના પછી ની અંદર આપણું મન લાગી જાય છે તો એ પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ અને સહાયક ભાવોનો વધારો આ પુષ્ટિ માર્ગની સાધના છે એટલે જેને આપણે શ્રવણ કીર્તન સ્મરણ આદિ કીધું છે તો હંમેશા પ્રભુનું ચિંતન કરવું એ ક્ષણ પણ ઠાકોરજીને ભૂલવું નહીં કે ઠાકોરજીના સ્મરણને છોડવું નહીં આ જેટલા પણ ઉપદેશો આપણે આપવામાં આવે છે એ હેતુથી આપવામાં આવે છે કે સંસારમાં જેટલા પણ આસુરી ભાવો છે એ બધાનો પ્રવેશ આપણા મનમાં થાય કેમ કે એ બધા ભાવો જે આપણી અંદર આવે છે તેનાથી પ્રભુમાંથી આપણું મન દૂર થઈ જાય છે તો ચેતનની કૃષ્ણ પ્રવણતા એ લક્ષ્ય લઈને જયારે આપણે લોકો આગળ વધી રહ્યા છીએ તો ત્યારે પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ એ બહુ જરૂરી છે કે જેના કારણે ઠાકોરજીમાંથી આપણું મન દૂર થઈ જાય તો એની નિવૃત્તિ માટે આ બધા અહીંયા ઉપાય બતાવવામાં આવ્યા છે તો સેવા ભાવના કે સેવ્યના સ્વરૂપની ભાવના લીલા ભાવના આ બધા એ જ હેતુથી અહીંયા બતાવવામાં આવે છે કે આપણું મન હંમેશા પ્રભુમાં લાગેલું રહે અને ઠાકોરજીમાંથી ક્ષણવાર માટે પણ દૂર ના થાય કેમ કે અવિદ્યા જે આપણને પ્રભુ સાથે સંબંધ થવાનો પ્રતિબંધક થાય છે એ અવિદ્યાને આપણે પ્રભુની સાથે જોડવા માંગીએ છીએ એટલે આપણી અહંકાર અહંકારને ઠાકોરજીની સાથે જોડવા માંગીએ છીએ તો એની સાધના સમવિત સેવા છે અથવા નવદા ભક્તિ છે ને એ નવદા ભક્તિનું લક્ષ્ય પ્રપંચ સ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ પ્રાપ્ત કરવું છે તો એ જ આપણે નિરંતર ઠાકોરજીમાં મન લાગી જવું ક્ષણવાર માટે પણ નું ધ્યાન ન રહેવી કોઈ સ્થિતિ જ ન આવવી આ બધું ત્યારે જ સંભવ છે જ્યારે બધા પ્રતિબંધક ભાવોનો નાશ થાય ને એ પ્રતિબંધક ભાવના માણસ ની સાથે સાથે ઠાકોરજીના સ્વરૂપની ભાવના એમના એમનું લીલા ચિંતન તો શ્રવણ કીર્તન સ્મરણ માત્ર ભાગવતજી વાંચવું કે કોઈ ભગવદીઓના મોઢેથી ભગવાનના ને સાંભળવા કે બોલવું કે પરિચર્યા કરવી એટલું નહીં પણ જો સેવા કરો છો તો આ ભાવનાથી સેવા કરો જો શ્રવણ કરી રહ્યા છો તો આવી ભાવનાથી શ્રવણ કરો ભગવદીઓનો સંગ કરો છો તો આવી ભાવનાથી સંગ કરો તો એ રીતે આ બધી સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ ભાવના એ આપણે ત્યાં આ બતાવવામાં આવી છે હા કન્નટવાનો રાજા સાધના સ્વરૂપ ભાવના સ્વગૃહમાં સ્વ સ્વસર્વ સમર્પણ પૂર્વિકા તનુવિદ્યા સેવા જો તે ન બને તો ભગવદ લીલા સ્વરૂપ ગુણ નામોના કેવલ શ્રવણ કીર્તન સ્મરણ કથા એ મુખ્ય બે સાધનોનો નિર્દેશ શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ ભક્તિ માર્ગ માટે કર્યો છે એટલે સ્વગૃહમાં સર્વસમર્પણ પૂર્વક તનુ વિદ્યા સેવા તથા જો તે ન બને તો ભગવદ લીલા સ્વરૂપ એના નામોનું કેવલ શ્રવણ કીર્તન કરીને એનું સ્મરણ કરવું બંને સાધનોના સાધકોએ અલૌકિક કથા એ મુખ્ય બે સાધનોની નિર્દેશ શ્રી આચાર્યચરણને પુષ્ટિ ભક્તિ માર્ગ માટે કર્યો છે કથા મુખ્ય બે સાધનોનો નિર્દેશ શ્રી આચાર્યચરણે પુષ્ટિ ભક્તિ માટે કર્યો છે બંને સાધનોના સાધકોએ અલૌકિક ભાવનાઓ પૂર્વક સેવા તેમજ કથામાં પ્રવૃત્ત થવું જોઈએ એટલે બંને સાધના સાધકોએ અલૌકિક કુસ્તી સેવા અને કથામાં પ્રવૃત્ત થવું રહેવું જોઈએ સેવા સાધનામાં જોડાયેલા સાધકોએ સેવા સ્મરણ સમયે કરવાની ભાવનાઓનું વિસ્તારપૂર્વક નિરૂપણ આગળ કરવામાં આવશે જે કુસ્તી ભક્તિ માર્ગો પરંતુ ભગવત સેવા નથી કરી શકતા તેમણે ભગવાનના વ્રતથી મથુરા પધારી ગયા પછી વ્રજ ભક્તોને થયેલા વિરહની ભાવના કરતા કરતા પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવા જોઈએ શ્રવણ કીર્તન પણ ભક્તોના સામે ઉદ્ધવજી દ્વારા વર્ણિત ભગવાનના ચરિત્રોના શ્રવણ કીર્તન સ્મરણની ભાવના કરવી જોઈએ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવત સેવા નથી કરતા તેમને ભગવાનના જે ભગવાન વતી જે મધુરા પધારી ગયા અને જે ભક્તોને જે વિરહની ભાવના થઈ એવી રીતે જે પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ પ્રમય રચનાર્ય રચના પુષ્ટિ માર્ગ પુષ્ટિ ફળ વિવેકમાં શ્રી લાલુ ભટ્ટજીએ આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગો માટે પુષ્ટિ ભક્તિ માર્ગે સાધનાનું એની ભાવના સહિત નિરૂપણ કર્યું છે ભાગવતના દસમા સ્કંદમાં વર્ણવાયેલા ભગવાનની અવતાર લીલાના આધારે તથા તે જ ક્રમથી કરવામાં આવે છે તેથી અહીં પણ તેનો વિચાર તે જ ક્રમથી કરીશ એટલે અહિયાં એ વાત આવી આવે કે જે વ્યક્તિ સેવા પરાયણ છે એના માટે તો લીલાની ભાવના કરી સેવ સ્વરૂપમાં એ લીલાઓની ભાવના કરવી કે ભાવની ભાવના કરવી આ બધું કર્તવ્ય રૂપ છે પણ જે વ્યક્તિ સેવા પરાયણ નથી થઈ શક્યું કોઈ પરિસ્થિતિને કારણે તો એ વ્યક્તિ માટે શું કર્તવ્ય છે તો એ વિષયમાં અહીંયા આજ્ઞા આપે છે કે એ વ્યક્તિએ જેવી રીતે ઠાકોરજી મથુરા પધારી ગયા ને ઠાકોરજીના વિરહમાં રસભક્તો ઠાકોરજીના લીલાઓને યાદ કરી એ ઠાકોરજીના વિરહને અનુભવ્યું અને એવી આશાથી એ લોકો જીવી રહ્યા કે ફરીથી ક્યારેક ઠાકોરજી અમને દર્શન આપવા માટે પધારશે તો ઠાકોરજીની એ લીલાની ભાવના કરવી એ માર્ગીય માટે કર્તવ્યરૂપ છે એવી પરિસ્થિતિમાં કે જ્યારે પોતાના ઘરમાં સરસ્વના સમર્પણ પૂર્વક સેવા સંભવ બનતી હોય તો એને અહીંયા લાલુભટ્ટજી બતાવે છે કે સેવા નથી કરી શકતા તેમણે શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ થઈને ઠાકોરજીની એ લીલાનું ચિંતન કરવું જોઈએ કેમકે સેવા કરતા માટે તો એ બધું ક્રિયામાં પણ આવે છે એટલે કે ઠાકોરજીને જવાવા પોડાવવા આદિ સેવામાં બધું ક્રિયામાં પણ આવી શકે છે પણ સેવા પરાયણ જે નથી એ એ ક્રિયાઓને નથી કરી શકતો એટલે એના મનમાં એ ક્રિયાઓનું ઇમ્પ્લિમેન્ટેશન નથી એ ચરિત્રને વાંચે છે જરૂર પણ કરી નથી શકતો એના માટે અહીંયા આજ્ઞા છે કે ગોપીજનોએ જે બાર વર્ષ સુધી પ્રભુ એમની સાથે બિરાજ્યા ત્યાં સુધી ઠાકોરજીની જે સેવા કરી કે ઠાકોરજીની સાથે જે લીલાઓ કરી એમણે તો એનું ચિંતન કરી કરીને એના પછીનો સમય એમણે પસાર કર્યો તો એવી રીતે જે વ્યક્તિ સેવા નથી કરી શકતો એના પછી અહીંયા એ વાત આવે છે કે હવે આગળ પુષ્ટિમાર્ગીય ફલ વિવેકમાં ચાલુ બધીએ જે આધુનિક પુષ્ટિ માર્ગીઓ છે એમના માટે કાર્યમાં અને એની ભાવનાનું નિરૂપણ કર્યું છે એટલે દશમસ્કંદની અંદર ઠાકોરજીએ જે લીલા કરી અને વ્રજભક્તોની પોતાની લીલા દરમિયાન વ્રજભક્તોની સાથે રહીને ને એમના જે જે ભાવોની નિવૃત્તિ કરી કે એમના એમની જે જે અવિદ્યાઓને દૂર કરી એવું લીલા અને એની સાથે ઠાકોરજીનું એ લીલા પાછળનો હેતુ એની સાથે જે રીતનું નિરૂપણ દશમ સ્કંદમાં આપણને મળે છે એ ક્રમમાં હવે આગળ એ ફલનું નિરૂપણ અહીંયા થઈ રહ્યું છે કરો આગળ આવિર્ભાવોત્સવ ભગવાનના અવતારના પ્રયોજનો આમ તો ધર્મ સ્થાપન અસુર સંહાર આદિ અનેક બતાવવામાં આવ્યા છે ભગવાનના અવતારનું પરંતુ ખરું પ્રયોજન તો ભક્તના ઉદ્ધારની કામના જ હોય છે આથી ભગવાન જ્યારે હું આ જીવનો ઉદ્ધાર કરીશ એ પ્રકારની ઈચ્છા કરે છે ત્યારે જેમ પ્રહલાદજીના ઉદ્ધાર માટે સાવલામારી પ્રગટ થયા હતા તેમ ભક્ત માટે સ્વયં પ્રગટ થઈ થઈ જતા હોય છે શ્રી વસુદેવ દેવકીજી અને શ્રી નંદ જસોદા એ ભગવાન ભગવાનના જેવા પુત્રની કામના કરી હતી ચિંતિતાધિક ફળ પ્રદાન કરવાવાળા ભગવાન સ્વયં તેમને ત્યાં પુત્ર બનીને પ્રગટ થઈ ગયા રામાવતરમાં તપસ્વી ઋષિ ઋષિ મુનિઓએ ભગવાનને પતિભાવથી જોયા હતા તે કૃષ્ણાવતારમાં ભગવાને તેમને વ્રજગોપી બનાવીને તેમની મનોકામના પૂર્ણ કરી આ કથા અવતાર કાળની છે અનવતાર કાળમાં પરંતુ આવું ભગવત પ્રાગટ્ય દરેક ભક્ત માટે સુલભ હોતું નથી આમ છતાં અનવતાર કાળમાં જો કોઈ ભક્ત ભગવત સ્વરૂપને ઘરમાં પધરાવીને તેમની પ્રેમપૂર્વક સેવા કરે છે તો અવતાર કાળ જેવું જ સુખ ભગવાન તેને પ્રદાન કરે કરે છે આ અનુભવ સિદ્ધાંત છે અત એવ બ્રહ્મ સંબંધ દીક્ષા ગ્રહણ કર્યા બાદ ગુરુ જ્યારે ભગવત સ્વરૂપને શિષ્યના ઘરમાં પધરાવે છે ત્યારે ભગવાન ખાસ મહારાજ માટે પ્રગટ થયા છે તેવા આનંદના ઉમળકાથી પરિવારના આત્મીય ભક્તોની સાથે ભગવાનના પ્રગટ્યનો ઉત્સવ ઉજવવો જોઈએ શ્રી નંદરાયજીના ઘરમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે ગોકુળમાં જે ઉત્સવ શ્રી નંદ યશોદા તેમજ વ્રજવાસીઓએ ઉજવ્યો હતો તેની ભાવના આ સમયે કરવી જોઈએ આવી જ ભાવનાથી પ્રતિવર્ષ પોતાના ઘરમાં પ્રભુ પધાર્યા હોય તે દિવસે તે જ તેમજ શ્રી કૃષ્ણ જન્મ જયંતિના દિવસે પણ મહોત્સવ મનાવવો જોઈએ ઉત્સવને ઉજવવાનો પ્રકાર પોતપોતાના ગુરુ પાસેથી સમજી લેવો જોઈએ એટલે કે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીને વ્રજમાં જે સાક્ષાત શ્રી કૃષ્ણ હતા એવું માનીને જ ભગવત સેવા કરવી જોઈએ એવું કહેવાનું તાત્પર્ય હા એટલે કે આગળ હવે જે ભાવનાની વાત આવી એ નવદા ભક્તિના કન્ટિન્યુએશનમાં હતી હવે ત્યાંથી જ આગળ અહીંયા વાત એ વધી રહી છે કે જે સ્વરૂપ ભાવના આપણે પોતાના સેવ્યની અંદર કરીએ છીએ જે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં ગુસાઈજી સમજાવે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ છે જે ભક્તના ઘરમાં થાય છે તો ભક્તના ઘરમાં જયારે પ્રભુ પ્રકટ થાય છે તો મહાપ્રભુજીની કારણેથી જ્યારે ભગવાનનો પ્રાકટ ભગવત સ્વરૂપમાં થાય છે ત્યારે પ્રભુ એવી ભાવનાથી ત્યાં બિરાજે છે કે હું આ ભક્તનો ઉદ્ધાર કરીશ તો સ્પેસિફિકલી કોઈ એ એ ભક્તના ઉદ્ધાર માટે થયેલો ભગવાનનો અવતાર છે જે એ પોતાના ભક્તના ઘરમાં રહીને એમની સેવાને પ્રભુ એ સ્વરૂપમાં બિરાજીને સ્વીકારે છે તો એ આવિર્ભાવ ઉત્સવને પુરુષોત્તમ સોરી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં કૃષ્ણજી સમજાવે છે તો નંદરાયજી યશોદાજીને ત્યાં જેવું ભગવાનનું પ્રાકટ્ય છે વ્રજભક્તોના ઉદ્ધાર માટે કેમ કે ભગવાનના પ્રાકટ્યના અનેક હેતુ પ્રયોજન વગેરે બતાવવામાં આવે છે તો જેવી રીતે ગીતાજીના યદા યદા હિ ધર્મસ્થ ગ્લાનિર ભગવતી ભારતથી ભગવાને આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ વધી જાય ત્યારે ધર્મની સ્થાપના માટે મારો અવતાર થાય છે તો ત્યાં એ અસુરોના સંહાર માટે કે ધર્મની સ્થાપના માટે ભગવાન પોતાના પ્રાકટ્યનો હેતુ બતાવે છે પરંતુ એવા નાના મોટા કાર્ય તો ઠાકોરજી પોતાના કોઈ વિભૂતિ દ્વારા કે પોતાના અંશાવતાર દ્વારા પણ કરી શકે છે પૂર્ણાવતાર શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ એ આ નાના હેતુથી ન હોઈને ને ભક્તના ઉદ્ધાર માટે જ છે એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે છે તો એને આપણે ત્યાં આવિર્ભાવ ઉત્સવ કે આપણે પાટોત્સવ જેને કહીએ છીએ રીતે મનાવવામાં આવે છે તો ત્યાં ગુસાઈજી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં જે આજ્ઞા કરી કે એમાં પ્રભુનું પ્રાકટ્ય એ ભગવત સ્વરૂપમાં એ વ્યક્તિ અથવા એના પરિવારના ઉદ્ધાર માટે થાય છે ને એના પછી વ્રજભક્તોની ભાવનાથી એ સેવ્ય સ્વરૂપની સેવા આપણે પોતાના ઘરમાં કરવી જોઈએ તો એ આવિર્ભાવ ઉત્સવથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પ્રતિ પ્રપંચ સ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિનો જે માર્ગ છે એ ત્યાંથી સ્ટાર્ટ થાય છે જે નવદા ભક્તિની શરૂઆત છે તો એના પછી શ્રવણ કીર્તન સ્મરણ વંદન અર્ચન પાદ સેવન વગેરે જે નવધા ભક્તિના પ્રકાર છે એ પોતાના એ સેવ્ય સ્વરૂપની સાથે કરવામાં આવે છે જેની શરૂઆત આ આવિર્ભાવ ઉત્સવથી થાય છે હા પ્રતિબંધક જ્ઞાન ભગવાનના પ્રાગટ્ય પછી થોડા દિવસોમાં શ્રી નંદરાજી કંસને કર આપવા માટે મથુરા ગયા ત્યાં શ્રી વસુદેવજી વસુદેવજી દ્વારા તેમને જાણવા મળ્યું કે ગોકુળમાં અનેક ઉપદ્રવો થઈ રહ્યા છે શ્રી નંદરાજી તરત જ ગોકુળ પાછા વળ્યા આ તરફ વ્રજમાં પૂતના નામની એક રાક્ષસી કંસની અજ્ઞાથી નવા જન્મેલા બાળકોને મારી નાખવા માટે આવી હતી શ્રી વસુદેવજીની પાસેથી શ્રી નંદાજીને જેમ પોતાના પુત્ર શ્રી કૃષ્ણ ઉપર આવનારી વિપત્તિનું જ્ઞાન મળ્યું હતું તેમ આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીએ અન્યાશય અસમર્પિત ભક્ષણ દુસંગ દુરાચાર અસાધારણ કે અસદ વિચાર તેમજ કામ ક્રોધ લોભ મોહ મત માત્સર્ય જેવા ભક્તિ માર્ગના પ્રતિબંધકોનું જ્ઞાન સદગુરુ કે શ્રી આચાર્ય ચરણોના ગ્રંથો દ્વારા મેળવવું જોઈએ એટલે આમાં એ રીતનું કહેવા માગે છે કે જેમ નંદરાયજીને જાણવા મળ્યું કે મથુરા ગોકુલમાં આવા અમુક ઉપદ્રવો થઈ રહ્યા છે તો એમને આવીને જે કાળજી થોડી વધારી પ્રશ્ન પ્રત્યે એમના પુત્ર પ્રત્યે એમ આપણે સેવામાં કોઈ તકલીફ ના પડે એટલે આ બધી જે વસ્તુઓ છે એ જે ગ્રંથો દ્વારા આપણને જાણવા મળે એવા ગ્રંથો આપણે વાંચવા જોઈએ હા એટલે કે પ્રતિબંધક જે રીતે મેં આગળ કીધું કે જેવી રીતે શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા ઠાકુરજીની લીલાઓનું ચિંતન થાય અને પ્રભુના સ્વરૂપનું ચિંતન દ્વારા એ જાતના ભાવોની સ્થિતિ આપણી આપણા હૃદયમાં થાય એની સાથે સાથે જે સાંસારિક પ્રતિબંધક ભાવો છે એનું નાશ થવું પણ જરૂરી હોય છે નહીં તો એ બીજા મતલબ થતા શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પણ એ ભાવ આપણે પોતાના મનમાં સ્થિર નથી કરી શકતા એ પ્રતિબંધક જે ભાવો છે એની નિવૃત્તિ આવશ્યક છે જેનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે તો અસદ આલાપનો ત્યાગ અસદ અસદ જ્ઞાનનો ત્યાગ અન્યાશ્રયનો ત્યાગ અસમર્પિત વસ્તુના ઉપભોગનો ત્યાગ આ બધું એ પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ માટેનો ઉપાય છે એટલે કે જે રીતે અન્યાશ્રય તો બહુ મોટો દોષ છે પણ જે રીતે અસમર્પિત ના ત્યાગની શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપે છે તો ત્યાં સિદ્ધાંત રચનામાં આપણે જે આજ્ઞા કરે છે કે જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે છે એ વસ્તુમાં પ્રભુ જેવી જ બ્રહ્મતા અને નિર્દોષતા સિદ્ધ થઈ જાય છે હવે જે વસ્તુ પ્રભુના સંબંધ રહિત હોય છે એની અંદર એ જાતના લૌકિક દોષો રહેલા હોય છે અને આપણે જે વસ્તુનું ગ્રહણ કરીએ તો એના દ્વારા આપણી અંદર પણ એ બધા દોષ આવી શકે છે તો એ પ્રિકોશન કે એ જાતની સાવધાની રાખવાની આજ્ઞા જે શ્રી માતૃભૂતિ કરે છે એ આ સંબંધમાં છે કે પ્રતિબંધક ભાવોનો નાશ થવું જોઈએ અને જેટલા પણ દોષ આપણી અંદર છે જે આપણને પ્રભુ સુધી પહોંચવામાં વચ્ચે આવે છે કે એ આપણને પ્રતિબંધ કરે છે એ બધાની નિવૃત્તિ આવશ્યક છે તો એ મહાપ્રભુજી પોતાના ગ્રંથો દ્વારા એ બધી આજ્ઞા કરે છે તો એ ગ્રંથોના અધ્યયન દ્વારા આ વાતને સમજવી જોઈએ અને પ્રતિબંધક ભાવ છે એની નિવૃત્તિના ઉપાય પણ શ્રવણ કીર્તન સ્મરણની સાથે સાથે થવા જોઈએ ભગવાનનું શરણ શ્રી વસુદેવજીના વચનોથી શંકિશ્રી નંદરાયજી જ્યારે અત્યંત ચિંતાતુર બન્યા ત્યારે તેમને બીજો કોઈ ઉપાય ન સૂચતા ભગવાન જ ભક્તોના રક્ષક છે ભગવાન જ ભક્તનું આશ્રય સ્થાન છે આવા વિચાર દ્વારા તેમને ભગવાનનું શરણ સ્વીકાર્યું આ ઉપરથી સમજી શકાય છે કે આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગે પણ ગુરુ પાસેથી ભક્તિ માર્ગના ઉપરોક્ત પ્રતિબંધકોનું જ્ઞાન મેળવીને પ્રભુનું શરણ પકડવું જોઈએ કારણ કે ભક્તિ માર્ગમાં પ્રતિબંધકોનું નિવારણ ભગવાન દ્વારા જ થાય છે હા એટલે હવે એ દશમકરની લીલાઓના કન્ટિન્યુએશનમાં આખી વાત આવી રહી છે કે એના પછી જયારે નંદરાય વિદ્યા પધારે અને ત્યાં એમને એવા સમાચાર મળ્યા કે તે ઠાકોરજીને મારવા માટે આવ્યો હતો અને હવે એનો નાશ ભગવાને કર્યો છે ત્યારે એમના મનમાં અત્યંત ઉદ્વેગ થઈ ગયો કે અમે ઠાકોરજીનું ધ્યાન નથી રાખી શકતા વારે ઘડીએ અમારા પુત્ર ઉપર આપત્તિ આવે છે તો ત્યારે વસુદેવજી એમની પાસે નંદરાયજી જયારે રહે છે ત્યારે એમને આ સમાચાર મળે છે ને એના પછી એમના મનમાં એવો વિચાર આવે છે કે ભગવાન પોતે જ ભક્તોની રક્ષા કરે છે અને ભગવાન જ ભક્તોનું આશ્રય સ્થાન છે એટલે કે આપણે પ્રભુની રક્ષા કરવા માટે સમર્થ નથી પણ આ બધી ઠાકોરજીની કોઈ જાતની લીલા છે જેના દ્વારા ઠાકોરજી કંઈક હેતુ સર કરવા માંગે છે તો એવી ભાવના જયારે નંદરાયજીના મનમાં થઈ તો એમણે જે સાધન પોતે કરી રહ્યા હતા મતલબ કે અત્યાર સુધી ઠાકોરજીને બચાવવા માટે કે આશીર્વાદ ઠાકોરજી પાસે ના આવે એના બધા ઉપાય નંદરાયજીએ કર્યા એટલે ગોકુળ છોડીને નંદગાંવ રહેવા માટે પરિવારે ત્યાંથી વૃંદાવન જતા રહ્યા જયારે જયારે ઠાકોરજી ઉપર સંકટ આવ્યું તો એ જગ્યા છોડીને ગયા ઠાકોરજી ઉપર વધારે ધ્યાન રાખ્યું એમની સિક્યોરિટી મેન્ટેન કરી છતાં પણ આ જાતની આપત્તિઓ જયારે આવવા લાગી ત્યારે નંદરાયજીના મનમાં અંતે આવી ભાવના આવી કે ઠાકોરજી પોતાની આ કોઈક લીલા છે અમે આવા કઈ કરવા માટે સમર્થ નથી તો એ શરણાગતિની જે ભાવના છે કે ઠાકોરજી સ્વયં પોતાની ઈચ્છાથી જ બધું કરે છે જેને મહાપ્રભુજી વિવેક વૈરાશ્ય ગ્રંથમાં વિવેક કહી રહ્યા છે કે ભગવાન બધું જ હરિ સર્વમ નિજે છાતઃ કરિષ્યતિ તો ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરે છે એવો વિશ્વાસ ઠાકોરજીમાં રાખવો તો એવી રીતે આપણા પણ જેટલા પ્રતિબંધક ભાવો છે એને દૂર કરવા માટે મહાપ્રભુજીએ બતાવેલી સાધના જરૂર આપણે કરીએ એમના બતાવેલા ઉપાયોને જરૂરથી આપણે કરીએ પણ એના સિવાય એ બધા જ પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ પણ પ્રભુની ઈચ્છાથી જ થાય છે આપણા સ્વતંત્ર સાધનો દ્વારા નથી થતી એવી ભાવના મનમાં કરવી જોઈએ એટલે કે અસમર્પિતનો ત્યાગ કર્યો કે અસદ આલાપ અસદ ધ્યાન આ બધાનો ત્યાગ કર્યો તો એના દ્વારા આપણામાંથી એ પ્રતિબંધક ભાવો દૂર જરૂર થાય છે પણ જો એ થઈ રહ્યા છે તો એમાં માત્ર આપણું સાધન કારણરૂપ નથી પણ ભગવાનની ઈચ્છા પણ કારણરૂપ છે એવી ભાવના કરવી જોઈએ તો ઠાકોરજીની શરણાગતિથી એમનો આશ્રય કરવાથી જ આ બધા પ્રતિબંધ ભાવોની નિવૃત્તિ સંભવ છે એના સિવાય નથી એવી શરણાગતિની ભાવના આ બધા ઉપાયો કરતા કરતા આપણા મનમાં હોવી જોઈએ આગળ એ પ્રભુએ કેવી રીતે રજભક્તોમાં એ પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ કરી એનું નિરૂપણ હવે આગળ આવશે ત્યારે આ વાત વધારે સમજાઈ જશે કે વ્રજભક્તોના સાત્વિક રાજસ ભાવો એમના જે મનમાં હતા એ પણ એમના પોતાના ઉપાયોથી દૂર નથી થયા પણ ઠાકોરજી કોઈક અસુરોનો સંહાર કરીને ને વ્રજભક્તોમાં એ પ્રતિબંધક ભાવોની નિવૃત્તિ કરી છે તો એમાં ભક્ત તરફથી પોતાના તરફથી પણ કોઈ સાધન નથી જે પ્રપંચ સ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ છે એ ભગવાન સામે ચાલીને સિદ્ધ કરાવી દે છે એમાં આપણે સાધન તો દેખીતી રીતે કારણરૂપ બને છે પણ સાચે રીતે તો ભગવાન પોતે એ જાતની ઈચ્છા કરી રહ્યા છે એવું સમજવું જોઈએ આગળ આ વિશે થોડો વધારે ક્લિયર થઈ જશે રાજા હા બોલો એક મિનિટ રાજા હા આપણે દુરાચાર પછી અસદાલાપ અને અસિદ્ધિચાર અસિદ્ધિચાર એ શબ્દ યુઝ કર્યો છે એનો મતલબ શું થશે અસદ વિચારનો મતલબ એ છે કે પ્રભુ સંબંધ રહિત કોઈ વિષયનો વિચાર કરવો એટલે કે જે વિષય સાથે ઠાકોરજીનો કોઈ સંબંધ નથી એવું અત્યંત લૌકિક વિષય હોય લોક સંબંધી હોય જેના દ્વારા આપણા મનમાં અહંતા મમતા વધે કે સુખ દુઃખ ની ફિલિંગ થાય સાંસારિક વિષયોને કારણે એવા બધા વિચારોને ત્યાગ કરવો પ્રભુ સંબંધી વિચાર કરવો અને અસદાલાપ પ્રભુ અસદાલાપ એટલે કે પ્રભુ સંબંધ રહિત વાતો કરવી જી જી રાજા હેલો રાજા દંડોત પ્રણામ હા બોલો હા હું સાધન ભાવનામાં જે આગળનો પેરેગ્રાફ થયો ને એમાં એકસો બાવીસ પાન નંબર કે સ્વગૃહમાં સર્વસ્વ સમર્પણ પૂર્વિકા તનુ વિત્તજા સેવા અને જો ન બને તો કેવળ શ્રવણ કીર્તન અને સ્મરણ આ બે વસ્તુ એનું ફળ એક જ છે બરાબર તો પછી જે સ્વરૂપ સ્વરૂપની સેવા જે સાધક કરે છે એનો જે આનંદ અને જે શ્રવણ કીર્તન સ્મરણ કરે છે એના આનંદમાં થોડી ન્યૂનતા ન્યૂનતા તો રહેશે ને સ્વરૂપ સામે નથી તો પછી એટલે એમાં એમાં એવું છે કે સાધન અવસ્થામાં એકદમ શરૂઆતની અવસ્થામાં તો ભક્તની પોતાની ફિલિંગ એવી હોય છે કે મને એવો આનંદ નથી જે સેવા કરતાને મળી રહ્યો છે કે મને ઠાકોરજીનું સ્વરૂપ ઉપલબ્ધ નથી હું સમર્પણ નથી કરી શકતો પણ જો એ શ્રવણ કીર્તન સ્મરણમાં પણ પૂરેપૂરી નિષ્ઠા બનેલી રહે તો આગળ જઈને જ્યારે સિદ્ધાવસ્થા થાય છે ત્યારે એ લીલા ચિંતનમાં ભક્ત પોતે હું આ કરી રહ્યો છું એવો સંતોષ એને મળે છે એટલે એવા આનંદની અનુભૂતિ એને સેવા ન કર્યા છતાં પણ થવા લાગી જાય છે એટલે જ્યારે જે સમયનું કીર્તન વગેરે ગાય જેવી રીતે સુરદાસજી છે કે સુરદાસજીએ હાથે સેવા નથી કરી એમને પોતે કોઈ સ્વરૂપ પધરાવીને સેવા નથી કરી પણ એમ જે કીર્તન દ્વારા એ ઠાકોરજીની લીલાનું ચિંતન કરી રહ્યા છે એ લીલા ચિંતનમાં એમને હું પોતે કરી રહ્યો છું એવી અનુભૂતિ છે એવો આનંદ છે ને એની સામે ઠાકોરજી તરફથી જુઓ તો પ્રભુએ પણ એમના ભાવને એવો જ રિસ્પોન્સ આપ્યો છે તો જેમ એમના દર્શન રોજ ઠાકોરજી એમને દર્શન આપતા તો નેત્ર નથી છતાં પણ ઠાકોરજી એમના ઉપર એવી કૃપા રાખી છે તો એમાં આ વાતને સમજવી જોઈએ કે શરૂઆતની અવસ્થામાં તો એવો ભેદ દેખાય છે ભક્તને પોતાને પણ એટલો બધો સંતોષ નથી થતો એ શ્રવણ કીર્તન સ્મરણમાં પણ જેમાં એની નિષ્ઠા બનેલી રહે અને પ્રતિબંધક બધી વસ્તુઓનો ત્યાગ થાય એટલે અસલ આલાપ અસદ વિચાર આ બધાનો ત્યાગ થાય તો આગળ જઈને એ ભાવની અંદર એવી વૃદ્ધિ થઈ જાય છે દ્વિરાજા હા શરૂઆતમાં ફરક રહે છે અંતમાં સિદ્ધ અવસ્થામાં કોઈ ફરક નથી રહેતો હા સિદ્ધ અવસ્થા આવે પછી એમને એ રીતે જ એવો અનુભવ થાય છે બરાબર હા જે સુરદાસજી નું ઉદાહરણ છે જ આપણી પાસે તો એમને ક્યારે એવી અનુભૂતિ નથી કે મેં સેવા નથી કરી કે ઠાકોરજી મારી સામે બિરાજી નથી રહ્યા કે મેં સમર્પણ નથી કર્યું એવી અનુભૂતિ એમને નથી એમનું જે પણ છે શારીરિક ન હોય કે માનસિક ભલે હોય પણ એમને એ જાતનો સંતોષ મળી રહે છે એમાં જી રાજા હા હા ઠીક છે તો મને લાગે છે આગળનો વિષય પછી થોડું લાંબુ ચાલશે આજે અહીંયા રાખીએ આગળના વિષયને આવતા સોમવારે લઈશું દંડવત પ્રણામ રાજા